માનવ જન્મ માનવ કોઈ પણ સ્ત્રી દેખી અને થાય એટલે એને ખ્યાલ પોતે જાગૃત કરી જોઈએ મારી મારી બહેન પર આપણે રસ્તા સુતા પીએ અને કોઈ પણ કોઈની બેન જતી હોય અને આપણી દ્રષ્ટિ પકડે તે આપણે જાગૃતિ આપી છે કે આપણી બેન ઉપર બીજા કોઈ સ્થિતિ છે તો મને દુઃખ થાય એ વાનક દુઃખ થાય મારે આ ન થાય એવું એમ માનો બીજો દાખલો રસ્તે જતા હોય અને ભાગી ભાગી ભાગી ભર્યો રસ્તા નથી ભાગી એમાં પાંચ હજાર ડોલર થયા અને તેને ખુશ થવું અને રસ્તામાં જ બસો મળ્યા છે એવું માનવું એ માનવ શ્રમ ના કહેવાય માનવ શ્રમ કહેવાય જે પાકી જશે એટલે તરત વિચાર આપવો જોઈએ કે જેનું ખોવાય છે ત્યારે કેટલું દુઃખ થતું હોય છે જ્યાં મારું ખોવાય કેટલું દુઃખ થાય એવું દુઃખ થશે એવો વિચાર આવે અને પછી રાખી કરીને બોલાવી આપી દે એમના માનવ ધર્મ કહેવાય અને માનવ શ્રમ ક્યાં છે એટલે મનુષ્યને જાગૃતનું આપવાનું છે નક્કી છે તો ત્યાં સુધી ત્યાં સુધી તમે અર્થનું ભોગવશો અર્થનું ખાઈ જશો અર્થના વિચારો કરશો ત્યાં સુધી જાનવરમાં જવાનું નક્કી છે બે પગને બધે ચાર પગ થાય એટલે પૂછડું વધારે મળે પ્રશ્ન પૂરો થાય છે બધા તો આગળ જ્યાં દેવા તમારા છે એમ કે છે લાવો દેખાતી છે ચાર પ્રકારના દુશ્મન છે મરજો સુધી આવે નહીં લાઈટ ઉડી જશે કે હું ખરેખર કોણ સત્સંગમાં આવો એના કાગળા થશે આ આ લાસ્ટ લાસ્ટ છે એટલે નથી પડી આ બધા પદકારા પ્રસંગો અને સેનેટાઈઝ છે એ સેનેટાઈઝ છે એટલે આવું અમુક અનુભવીનો સત્સંગ પ્રવચન કરે પ્રવચનમાં સત્સંગ હોતો નથી પ્રવચન પુસ્તકમાંથી લઈ વાંચી બોલે બોલે એનો પ્રશ્નો એમનો પ્રશ્નોત્તરી પડે જેમ ગીતામાં વખતે પ્રશ્નોત્તરી ગઈ છે ને ગીતામાં અર્જુને કૃષ્ણ ભગવાનને પ્રશ્નોત્તરી રૂપે જેમ ગીતા ગઈ છે હોય પ્રવચન હોય પ્રવચન એ તો પુસ્તકમાં જ ઉતારી બોલે એટલે આપણે પુસ્તક વાંચીએ સમાધાન થાય તો પછી આગળ વધે માણસ એ તો કંટાળીએ ટાઈમ વગર છે હિન્દુ ધર્મ અહિંસા ઘણું મહત્વ છે હિન્દુ ધર્મે સ્વભાવ છે કે અહિંસા જેવો અત્યારે આ જગતમાં કોઈ ચીજ નથી અત્યારે તો અહિંસા ધર્મ જેટલી તમે આજ્ઞા ભાવો એટલા તમે શેખ થાય છો આ જગતમાં કોઈ કોઈ કોઈની દખલ થયેલી કે તમે અહિંસા ભાવો છતાં તમારી હિંસા થાય શું એની કોઈ નથી લાખો માણસ લાખો માણસ હિંસાવાળા હોય છતાં તમે એટલા હિંસકવાળા હોય તમારું કોઈ નામ નથી એવું સુંદર જગત છે કાયમી તેનું જગત છે એટલે અહિંસા ધર્મ હોવો જોઈએ અહિંસા એટલે શું કે આપણે દરેક જીવની અંદર ભગવાન રહેલા હોવાથી કોઈને કોઈ પણ જીવને સાથ આપો દુઃખ આપો તો ભગવાનને દુઃખમાં જશે અને તેનો બદલો સંતમાં જ આપશે દસ એટલે એનામાં થાય મુક્તિ એટલે આ ચિંતા નહીં કરતા જો સુખ આપશો તો તમને સુખ ઘેર બેઠા મળશે દુઃખ આપશો તો ઘેર દુઃખ મળશે માટે જો ભૌતિક સુખો જોઈતા હોય તો બીજા લોકોને સુખ આપવાનો પ્રયત્ન કરજો અને ભૌતિક દુઃખો જોઈતા હોય તો બધાને દુઃખ આપવાનો પ્રયત્ન કરજો એટલે જે જોઈતું હોય તે તમારે આપવાની શરૂઆત કરી દેવી અને બીજા લોકો આપણને આપી જાય તો તમે કરી દેજો પણ પાછું ફરી દીધો નહીં જો ના ગમતું હોય તો અને ગમતું હોય ફીરવાનું ચોપડ ચોપડા ચાલુ રાખજો તમને ગમતું હોય તે જીવાનું ચાલુ રાખજો બે બે બે આપી જાય ગાળો આપણને પછી આપણે પાંચ દઈએ પછી વ્યક્ત કરેલા અને જે આપી જાય કરી કોઈ ફ્રી આપે નહીં જે આપી જાય ને કાયદેસરનું છે આપણને ખ્યાલ ન હોય કોઈ બધું કાયદેસરનું છે મને છેલ્લે કરી દેજો શું એટલે આશીર્વાદ પાવી હિંસાના ભાગે આ જગતમાં કોઈ નથી તમારે ગાળો તો ફલો મારો પણ મારી એડિશન તમે જોઈ શકો તો હું તમને આશીર્વાદ આપું હું તમને આશીર્વાદ જ આપું તો કારણ હું જાણું છું મારું લક્ષણ જાણવા છે હવે મેં ઈજા છે શું કહી દો છો તમે બીજું મારું લક્ષણ એમ છે તો કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ન હો માનવ ચરકાયાથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ન હો એવું નિરંતર બહાર ધર્મથી બહાર નીકળવું પછી પાછું બોલ્યા પછી નીકળવું જોઈએ કોઈ પણ રીતે ચિંતિત માત્ર મનોચિત થાય દુઃખ ન હો એવું બોલીને હેલ્મેટ બહાર ગયા એટલે જવાબદારી કરી આ થાય છે ભાવથી તમારે આપણે કરવાનું અને મૂળ વસ્તુ શું કર્યું એનો પ્રચાર શું કર્યું તમારે આપો ભાવ તમારા એટલે ભાવ તો તમારે નક્કી કરી નાખો ત્યાં કોઈ પણ જીવને ચિંતિત માત્ર દુઃખ ન હો પ્રશ્ન જે છે ને એ હિન્દુ ધર્મ વ્યક્તિગત રીતે આ પાળવાની અમને જે દોરવણી આપો છો પણ હિન્દુ ધર્મ સામાજિક રીતે કેવી રીતે પાળવો અત્યારે આપણા દેશમાં આપણે જાણીએ છીએ કે ઘણા દેશમાં ઘણી મુશ્કેલીઓ અત્યારે છે જુદી જુદી જાતના તોફાનો છે એક કોમ અને બીજી કોમ આપે જે વાત કરી એ વ્યક્તિગત હિન્દુ ધર્મમાં કઈ રીતે અહિંસા હોય એ વાત કરી પણ હવે સામાજિક સ્તરે આ અહિંસા ધર્મ કેવી રીતે પાવો અત્યારે ભારતમાં જેવું બહુ હિંસાઓ છે કોમી તોફાનો છે હિન્દુસ્તાનમાં બધા તોફાનો કોમી તોફાનો ને આ બધા બહુ જ અહિંસક બધું વાતાવરણ થઈ ગયું છે તો ત્યાં આગળ એક સ્તરે અહિંસા ધર્મ કેવી રીતના આચરણમાં લાવો આ હિન્દુસ્તાનમાં થાય બીજી કોઈ પણ જગ્યાએ થાય બધી જગ્યાએ ચાલ્યા કરશે કઈ કઈ રીતે ચાલ્યા કરશે વખતે કોઈ દેશમાં અમેરિકા જેવા બધા ઓછું ચાલે બાકી બીજે ચાલ્યા જ કરશે હવે આ બધું થાય છે એમાં કોઈ એમાં કોઈનો પોતાનો વ્યક્તિગત દોષ નથી હા સાદો સાદો દોષ છે કામ થાય છે કે હિન્દુ હિન્દુ વાદમાં એમ થાય કે આ મુસ્લિમો ખરાબ છે મુસ્લિમ વાદમાં એમ થાય કે હિન્દુઓ ખરાબ છે એ બધું ખોટે ખોટું બધું આ આરોપ પરથી આ બધા ઉભા થાય છે એટલે અમાર હુમલન થાય કે મારના હાથમાં નથી એ કુદરત છે ખેતર છે તો તે આપણે શાંતિ પકડી જોઈએ આપણા મનના વિચારો બગાડવાના જોઈએ વિચાર બગડ્યા હોય તો આપણે પસ્તાવો કરી લેવો જોઈએ આમ આ તો ચાલ્યા છે વિટામિન છે શું છે હુમલા લડીઓ એ દુનિયાનું વિટામિન છે શું અને ઉપર થઈ રહ્યા છે હંમેશા ઊંચા ઊંચી ટેકરી ઊંચા ઊંચી ટેકરી થી ભરે તે તૂટવા મળે એટલું તમને કાયમ પહેલેથી જ છે આ હોય તો ના આવ્યો છે આમાં આ તો બધું કુદરતી જાણો બહુ એ મનમાં રાખવા જેવું નહીં જો હિન્દુ તો બહુ એટલું બધું રાખવું જેવું નહીં કારણ કે આપણે અહિંસક ધર્મ પાડેલો છે કે માણસના હાથની નથી વાત એ કુદરતી છે બધી સરકાર માટે મુસ્લિમો માટે આપણું પોતાનું ધ્રણ બગડવું ના જોઈએ એ જ દૂધ આપણે આપણી પ્રેર સાહેબ કરી રહ્યા ભાવ કરવા જઈએ તો સૂચક ભાવ કરવા જઈએ આ પગલા આપણે નહીં અને ગુજરાતો કશું ભરશે નહીં અને ગુણને પૂછવા માટે લાયા અને આપણે આપણે નો રક્ષા હોતા નથી એટલે બાળકો બાળકો ઉદ્ધત થઈ જાય છે બીજાને ઉપદેશ નથી પણ પોતે કરી બતાવવાથી પોતાને એમાં પોતાના સંસ્કારમાં દેખાડવાથી એ ઉત્પન્ન થાય છે જુદા મુખ્ય જેવું વસ્તુ છે અહિંસા બાળકો અપવાદ એવી બાળકોને આપણે વર્ણિત કરીએ એક પ્રકારની હિંસા છે તો એ વડવાનું થોડું હોવું જોઈએ બાળકો જોડે કે બાળકો આપણે ભરીએ તો બાળકો એટલા માટે કે છે હું એને ના જોવું જોઈએ ને સમજાવું જોઈએ મારે એટલા માટે કે છે અને જે બાળકોને આપણે વધવાનું શું કરવું હોય તો આપણે વળતા નથી આવડતું શું આપણે વળીએ એટલે બાળકોને કરવું લાગતું હોય તો બાળકો દોષ નથી આપણો દોષ છે કે એને કરવું કેમ લાગે છે માટે આપણને આવડતું નથી મળતા પણ આવડતું નથી એ વડવા માટે બાળકો પોલીસ ના એ રીતે વળવું જોઈએ એને આનંદ પાના પછી આપણે કહીએ કે ભાઈ તને દુઃખ ત્યારે ના ના તમારે સારી વાત કરી આપો નથી સુધારતું આ કાળમાં પાદર થતો નથી આવડતું પાદર હોય તો બધી સમજાય પછી બાપ છોકરા માટે કોણ થાય જોનારું પોતે ન્યાય પોતે ન્યાયાધીશ પોતે લેખી અને પોતે આરોપી પોતે પોતે ન્યાયાધીશ પોતે પોતે વકીલ પોતે પોતે આરોપી કેવો કેવો ન્યાય આવે કાંઈ કેવો આવે પોતે અને સજીવમાં વકીલ નતો વકીલ કરી જાય પછી એમ કે બધા નામ છે તો શું હશે થઈ ગઈ ખરાબ છે એટલે બાળકોને આપણે આપણા ગ્રંથનો એને ઉતારવાનું મન થાય એવું આપણું ગ્રંથ હોવો જોઈએ લાય આપણો સંસ્કાર એવા દેખાવા જોઈએ કે બાળકોને મને એમ થાય કે આપણું જીવન જોવું જોઈએ અને મને આપણા અમેરિકાને ભારે બધું છે એમને એમ થાય છે કે દાદા જન્મ આપણે થવું જોઈએ પણ પ્રેમ તમારો પ્રેમ બાળક કેવો હોય છે કે અને માલિક ને પછી એવો પ્રેમ હોય છે આવો અને માલિક તેનો પ્રેમ કેવો હોય કે આપણો કેમ થાય અને મને ફળ આપે એવું એ પ્રેમ નાખે આપણો કેમ થાય અને ફળ આપતો થાય એ આપણે બાબા ઉઠે રે માલિક એને જે છોકરાનો છે પણ મા બાપ ને પ્રેમ ને અમે બાળકોને તો પ્રેમ કરીએ છીએ એટલે બધી વસ્તુઓ લાવીએ એવો જે છે તો મારે મોટો થશે મારી સેવા કરશે મારી ચાકરી કરશે એ પણ આધાર કરે પ્રેમ આમ પ્રેમ ના કરે પ્રેમ પ્રેમની વ્યાખ્યા છે કે પ્રેમ નામ કહેવાય કે મને સારો પડે તો પ્રેમ ઘટે નહીં મને ભૂલાશે તો પ્રેમ વધે નહીં એનું નામ પ્રેમ કહેવાય અને ગારો ઘટે નહીં ઘટે નહીં અને ભૂલાશે ઘટે નહીં એનું નામ પ્રેમ કહેવાય જે ગઢવત ના થાય એ પ્રેમ અને ગઢવત થાય તે બધી આસક્તિ એટલે આ ફેરની હોય તેમ ના હોય રિવાજ ના હોય પ્રેમ ના હોય બધી આસક્તિમાં જ રાગ સંવાદ વિવાદ બધે એ બધું આસક્તિ The world is other itself. God has not created this world at all. God has created this world for underdeveloped people. So, and God has not created this world for developed ઈશ્વર પ્રાપ્તિ માટે ટૂંકામાં ટૂંકો રસ્તો ગયો ઈશ્વર પ્રાપ્તિ દરેક માટે હોતી નથી જયારે આ સંસારનું સર્વે કરતા આવડે છે જેના સંસારનું સર્વૈવ સુખ દુઃખનું સર્વૈવ કરતા આવડે છે તે લોકોને માટે છે આ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ છે જેને આ સંસારનું સર્વૈવ કરતા આવડતું નથી એને ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ અત્યારે જરૂર નથી જ્યારે એ આવડે ત્યારે જરૂર છે હવે એના માટે ટૂંકો રસ્તો જેને સંસારનું સર્વૈવ કરેલું હોય તેના માટે ટૂંકો રસ્તો કે જે મુક્ત પુરુષ થઈને મુક્ત પુરુષ આપણે પૂછીએ કે સંસારથી મુક્ત છો દેશથી મુક્ત છો તો એ કે આ કે તો આપણે જોઈને કેવું એ તમને મુક્તિ આપશે અને ઈશ્વર પ્રાપ્તિ વિધિન ટુ અવર કર્યા છે આપશે જેને કરવી તેને આવજો કરી આપશે શું કહ્યું જે ખરો ખરો કરોડો થાય ના થાય તે ન કરી આપે જ્ઞાની પુરુષ ભેદ વિજ્ઞાની જોઈએ ભેદ વિજ્ઞાની બધું જુદું પાડી આપે આ ભગવાન બીજો પ્રશ્ન મંત્ર શક્તિ ઈચ્છા શું કરવું કઈ જાતનો ખોરાક વાતાવરણ ને કર્મ કરવા ખોરાક એડ ખોરાક છે હિંસા દરેક ખોરાક હિંસા વાળો હોય છે પણ હિંસા બે પ્રકારની એક હિંસા ત્રાસદાયક હોય ત્રાસદાયક જીવને ત્રાસ પડે એ ત્રાસ જેને પડે એ હિંસા એ હિંસામાંથી મુક્ત થવું જોઈએ અને જે ઘઉં બાજરી વેજીટેરિયન વેજીટેબલ ને વેજીટેરિયન એ એ હિંસા કરી પણ એ હિંસામાં તે ત્રાસ નથી હોતો આપણે હવે ઘઉંને બાફવા મૂકીએ છીએ તો ઘઉં નાખી ના જાય એમને કહીએ કે આપણે બાફવાના છે એવું ચાલે આપણે સાહેબ નાચી જાય નહીં કારણ કે ભાન નથી એમને જેના પર લોહી નીકળતો નથી પરું નીકળતું નથી એ જીવો ખાવા માટે પડતો નથી અરે એ જીવો એ ખોરાક તો ખાધા છૂટકો નથી એટલે એવો સારો ખોરાક લેવામાં આવે વેજીટેબલ ફૂડ લેવામાં આવે તો મંત્ર શક્તિ બહુ છે વેજીટેબલ ફૂડ બધી રીતે પેલો થોડો બિલકુલ આવો નથી વિચારથી કરીને આવો જોઈએ મનથી કરીને આવો જોઈએ વાતાવરણ અહિંસક વાતાવરણ કરવું અને કર્મો અહિંસક હોવા જોઈએ તો મંત્ર શક્તિ જબરજસ્ત ફળ આપે મંત્ર શક્તિ પ્રગતિ થાય છે કેવી રીતે છે મનોબળ મજબૂત થાય એટલી મંત્ર શક્તિ જબરજસ્ત પરિણામ પામી એ તો મનોબળ મજબૂત થતું જાય શું મનોબળ મતો થાય એટલે આપણને કેન્સર કમી થઈ જાય ઓછું થઈ જાય જે જગત અને જગદીશ નો સંબંધ સમજાવશે ચેતન બિલકુલ છે જ નહીં વગર ચેતન અને ચેતન તો અંદર છે એ તેમાં કર્મથી કશું વપરાતું નથી આમાં જેમાં અંદર આત્મા ચેતન છે એમાંથી કઈ વપરાતું નથી પણ આ લોકોને ખ્યાલ હોય ને બધા એમ જ ચેતન વપરાય રહ્યું છે ચેતન વપરાય નહીં એટલે મૂળ ચેતન જે આત્મા છે તેનાથી પાવર ઉત્પન્ન થયો પાવર પાવર ચેતન અને પાવર ચેતનના આધારે ટોપ ચાલે કરતો મેળા કર્યા કરે એટલે કટપુતરી જેવું કટપુતરી હોય ને એ ના ચાલે ભગવાન હારીમાં એમાં પાવર ચેતન ઉભું થયું છે પાવર ચેતન જેમાં બેટરીમાં પાવર તેલ કરીએ તો પાવર વાળા હોય ને એ પાવર જયારે ખલાસ થાય લાઈટ બંધ જાય એ ભાવ નાશ થઈ જાય તો લાઈટ થાય નહીં બધી લાઈટ થાય નહીં એવી રીતે આ માનવચર કાર્યક્રમ બેઠકો ભરાય છે તે નવી ચાર્જ થાય છે જૂની ડિસ્ચાર્જ થયા કરે નવી ચાર્જ થાય છે અને જૂની ડિસ્ચાર્જ થયા કરે જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી આ ચાર્જ થયા ચાર્જ ને ડિસ્ચાર્જ થયા કરવાનો જયારે પોતાનું સ્વરૂપ નું ભાન થશે હું ભાન છું ભાન થશે ત્યારે બંધ થઈ જશે કોઝિજ અને ઇફેક્ટ કોઝિજ અને ઇફેક્ટ ઇફેક્ટ ચાલ્યા જ કરે છે આ જન્મમાં જે થયેલા છે એ આવતા બહુ ઇફેક્ટિવ છે ઇફેક્ટિવમાંથી કોઝિજ ઉત્પન્ન થાય છે અને કોઝિજ પણ થઈ જશે એક નાની કોઈ કોઝિજ બંધ કરી પછી એટલે બધું થઈ જાય આ જગત તો દ્રશ્ય અને જ્ઞેય વસ્તુ છે દ્રશ્ય અને જ્ઞેય વસ્તુ છે અને જીવ આ જગત ને મમતા સહિત મમતા સહિત I without I with બધી કૃષ્ણ હોય કે તમે ગમે તેમાં હોય કોઈનું ડાયટન નથી આ દુનિયામાં ભગવાન તમારું ડાયટન નથી કોઈ દરેક માણસને શું છે ભગવાન તારા માટે આ માય છે રહસ્ય શું છે કેટલા વર્ષો તેનો સિદ્ધ છે આ અનંત અવતારથી ઘણા કાળથી મૂર્તિ પૂજાની વ્યવસ્થા આપણા ઇન્ડિયાનો છે આપણા ઇન્ડિયામાં મૂર્તિ પૂજાની વ્યવસ્થા છે શા માટે કે માણસને પ્રગતિ કરવા માટે રસ્તો છો એટલે જ્યાં સુધી અમૃતનો પ્રાપ્તિ ના થાય અમૃતની અમૃત આપવાની ત્યાં સુધી મૂર્તિ રૂપી આત્મા હાથ મૂકો ભાઈ અમૃત આપવા ના થાય ત્યાં સુધી મૂર્તિ મૂર્તિ પદવાની ક્યાં સુધી મુક્ત મનુષ્ય જ્ઞાની પૂછ મળે કે જેને મેં આત્મા પ્રગટ નીકળ્યો છે તો મૂર્તિ ન જાય ના જાય તો બહુ ઊંચું આ એટલે બતાય જો પ્રગટ પુરુષ મળે તો અને પ્રગટ પુરુષ એ ના મળે અને પોતા નો અનુભવ ના થાય તો આટલી મૂર્તિને સ્થાપનામાં રહેવું જોઈએ નહીં તો મન છે તે બીજી બાજુ જતું રહે એટલે આ મનને સાધનો કરેલા છે ગોળ ગોળ ફેરવે અને માઇલેજ કપાય નહીં સ્લીપ ના થઈ જાય સ્લીપ ના થઈ જાય માટે ગોળ ગોળ ફેરવે માઇલેજ કપાય અને ગોળ ગોળ ફેરવે આપણે સમજાય ને એટલે ઘણા કાળથી છે મૂર્તિ પૂજાની છે આપણે અમૃતના દર્શન કર્યા માટે આ ખોટું છે એવું કાંઈ ના કરવું ના કરવું જોઈએ જે રસ્તેથી આપણે આવ્યા તે રસ્તે બીજાને આવવાનું છે શું છે એટલે હેલ્પ કરવી જોઈએ આપણે એટલે અમે હું દર્શન કરીએ અમારે જરૂર નથી દર્શન ના કરીએ લોકો કહે દર્શન કરવાની જરૂર નથી આવે હું દર્શન ચાલે આપણા શાસ્ત્રોમાં ખરું પૂછ્યું પુણ્યને માર્ગે તો મદદરૂપ થાય પુણ્ય તત્વ કાના પુણ્ય એક બાપા ભગવતી પુણ્ય અને પુનઃસ્મૃતિ પુણ્ય બાપાનું સ્મૃતિ પુણ્ય છે આજે બંગલા હોય પુણ્ય એટલે પુણ્ય સાબિત હોય પુણ્ય ક્યારે સાબિત કહેવાય કે બંગલા હોય ગાડીઓ હોય નોકરો હોય ધંધા સારા ચાલતા હોય તબિયત સારી હોય આ બધું ભેગું થાય ત્યારે પુણ્ય કહેવાય પણ એ પુણ્ય શું કામમાં વપરાઈ રહ્યું છે એ જોઈએ તો ફરી કેમ કરી પૈસા ભેગા કરું કેમ કર્યા આમ કરું તેમ કરું એ બધું પાપા ને બધી પુણ્યથી પુણ્ય ભોગવે છે એમને પાપ કમાય છે શું કે છે પુણ્ય ભોગવી રહ્યો છે અને આ પાપ કમાય કરી રહ્યો છે બરાબર ને અને પુણ્યા બધી પુણ્ય કહ્યું કે પુણ્ય ભોગવતો હોય પછી દેરાસરમાં લોકોને ખ્યાલ થાય એટલા માટે પુસ્તકો છપાવે અભય દાન આપે બીજું હેલ્પિંગ કર્યા કરે પુણ્યાનુબંધી પોતે બે પ્રકારના પુણ્ય એમાં પાપાનુબંધી પુણ તો તું વધુ વધુ નહીં બતાવશે અત્યારે હિન્દુસ્તાનમાં જેટલા બગડા બધા જેટલા એ બધા પેટો બતાવ્યા બધા પાપાનુબંધી પુણ નાખે એટલે આમ દેખાય રૂપાળું દેખાય પણ અધરો બધું જવાની છે એટલે પોઈન્ટ તો કોઈના જ પતિ હોય થોડું ભાઈ બધે બે રૂમો રહેતો હોય પણ વિચારો આવે કે કેમ કરીને આત્માન પ્રાપ્તિ કરવું કેમ કરવું નિરાશ રહેવું કેમ કરવું કોઈને લગ્ન કરવું એ પુનર્મતિ ભગવાન કેમ પુરુષોત્તમ ભગવાન કહેવાય તે સમજાવશો એમ શબ્દનો અર્થ શું તેની સમજણ આપશો ઓમ શબ્દનો પૂર્ણ પુરુષોત્તમ તો રામ જ કહેવાય રામને કૃષ્ણની પહેલી રામ ને મર્યાદા પુરુષોત્તમ કહેશે લોકો અને પુરુષોત્તમ કૃષ્ણને કે છે પણ એક્ઝેક્ટલી જોવું હોય એક્ઝેક્ટલી ખરેખર જાણવું હોય તો પૂર્ણ પુરુષોત્તમ રામ કહેવાય અને કૃષ્ણ ભગવાન એ મર્યાદા કહેવાય જો પણ શા માટે કૃષ્ણ ભગવાન પૂર્ણ ગયા તો કે રામ હતા રામની ઘેરાજરી રામને થઈ ગયો ઘણો વર્ષ થઈ ગયા ગયા છ અધ્યાય અને કૃષ્ણ ભગવાન થઈ ગયો એકાવન શ્લોક અધ્યાય બાવન શ્લોક અધ્યાય હવે કૃષ્ણ ભગવાન હતા રામ બાર બાર કરતા હતા અને રામને ભગવાન તરીકે માનતા હતા એટલે લોકોએ શું કરવું કે આ પૂર્ણ આ છે અને એ મર્યાદા છે છોડાવવા માટે પેલું છોડાવવા માટે પ્રગટ એ પૂર્ણ પૂર્ણ કહેવાય જે પ્રગટ હોય ને એ જ પૂર્ણ પ્રગટ જેમ કાગળની અંદર પેપર ઉપર આગ વાગ હોય તેને બીક લાગે સાચા વાગની બીક લાગે હા તે સાચો પ્રગટ પુરુષ હોય એ જ પૂર્ણ અવતાર એટલે કૃષ્ણનું પરપત્ર દોડવા માટે પૂર્ણ થયેલા સાયથી જોવા જાય પેલા કહેવાય અને કૃષ્ણ ભગવાન થોડા વધુ થવાના છે એ તો ભગવાન જ કહેવાય વાસુદેવ તારણ જ કહેવાય શું એમાં વાંધો નથી પણ ન્યાય થયું આજે અનુકૂળ પેલા પણ આ હેતુપૂર્વક કરેલું લોકો પેલી આમ થાય એટલે પ્રગટ હોય એના ધર્મ જ વાગવા જોઈએ પાછળ ગયા નહીં આ દવાઓ હોય વાર પછી નકા નકામી જાય ના જાય તેવા ભગવાનની મુદત હોય કરી મુદત મુદત જે મુદતની બહાર ગયા ભગવાન અંબાળ ભાઈ કરે કપાળ ફૂટે માતા જે બધું હોય તાજા વાતાવરણ અનુભવ છે તેને શોધી નાખશો બહુ શબ્દ આ જે માન્યતાઓ છે એ બધી બરોબર નથી ઓમ શબ્દ દર્શન જાય છે નમો હરિહંતાણમ એટલે જેને પોતાના સ્થળ ડીપું હોય તેનો નાશ કરે છે એવા ભગવાનનો નમસ્કાર કરું છું સ્થળ ડીપું જેને નાશ કરે છે એવા ભગવાને હું નમસ્કાર કરું છું જો નમો હરિહંત નમો સિદ્ધાણમ એટલે સ્થળ ડીપું નાશ કરી અને પોતે નિર્વાણ પામી જીતે ગતિ ગયા છે એમને પણ નાશ કરું છું ત્રીજો નમો આયમ એટલે જે આચાર્ય ભગવાન પોતે આચાર પાડે છે અને બીજાને આચાર પડાવડાવે છે એવા આચાર્ય ભગવાનને પણ નમસ્કાર કરું છું નમો ઉપાધ્યાય ભગવાન નમો ઉપાધ્યાય એટલે ઉપાધ્યાય ભગવાનને પણ નમસ્કાર છું અને નમો લોહી સર્વ શ્રાવણમ એટલે સાધુ આ ત્યાગ્યો હોય એને સાધુ કહેતા નથી જે આત્મને સાથે સાધુ પછી ત્યાગ કરતો હોય કે ગલતી હોય પણ આત્મને સાથે એ સાધુ સમજ ને એવા સાધુઓને નમસ્કાર કરીએ છીએ આ પાંચ નમસ્કાર ભેગા કરવા હોય તો ભેગો શબ્દ હોય ત્યારે ઓમ બનાવેલો છે આ પાંચે નમસ્કાર પહોંચાડો હોય તો તમે ઓમ બોલો એ બની જાય બીજા પ્રશ્નો છે વનસ્પતિમાં જીવ છે તો તે ખાવાથી ઈચ્છા થઈ ગણાય તજ્ઞા ઈચ્છા તો ખરી પણ ઈચ્છા ગણવાની નથી ગણતરી મળવાની નથી કોઈ પણ જીવને એ કરીએ ને તો ઈચ્છા તો થાય પણ આ ભારત પિતા જીવો એની એ હિંસા થાય છે આપણે ખોરાક કહીએ છીએ અને તેમાંથી આપણે પ્રાપ્તિ કરીએ છીએ ધર્મ કરીને જ્ઞાન કરીને યોગ કરીને એમાંથી આપણે જે સો ટકા ફાયદો થાય છે એમાં લાભ નથી પ્રાપ્તિ કરીએ તો નથી એ ખોરાક ખાઈએ તો લાભ મળે એ લાભ મળે છે સો ટકા એમાં દસ ટકા એ જીવોને જાય છે એટલે એનું ઉર્ધીકરણ થાય છે એ દસ ટકા મળવાથી અને આપણું પણ ઉર્ધીકરણ થાય છે શું પણ પેલા બીજા જીવન બનાવેલું જેને દુઃખ થાય છે જે ભાગી જાય આ મળતા પેલા ભાગી જાય ત્રાસ પામે છે એમને મારો તો ભયંકર આમને વાંધો નહીં તમે નિરાશ થયા ને બાફી ખાજો શેકી ખાજો જ્યાં ફાવે તમે ખાજો એટલે જનસ્મૃતિ મોટી છે એને ખાવાની ઈચ્છા થઈ મળાય નહીં કરી તો ઈચ્છા કરી તો ઈચ્છા બધી કરી પણ એ ગણતરી મળ્યા લેવાય એ જીવની એ જીવની ઉદ્ધિકરણ છે તમે જે કમાવો છે એમાં ટેન પર્સન્ટ એને જાય છે એ ટેન પર્સન્ટથી એનું ઉદ્ધિકરણ થાય બીજો એની પાસે નથી બીજો પ્રશ્ન છે ઈંડા ખાવા એ વેજીટેરિયન ખોરાક કે નોન વેજ ઈંડા ખવાય છે ને આપણે તો નોન વેજ લેવું હોય તો ના ખવાય શું કરે આ વેજીટેબલ થવું હોય તો ના ખવાય આપણે બાકી એ બધું નોન વેજ છે આ બધા કે છે કે આ આ રીતે ઈંડા હોય કોઈ પણ કીધું એમાં મનુષ્યનો ખોરાક કેવો હોય કોઈ જીવ વગરનો ખોરાક ના ખવાય સીધી ખોરાક ખવાય જ નહીં સીધી વસ્તુ જ ખવાય નહીં સીધી જીવવાય જીવ મારેલો હોવો જોઈએ જીવવાય હોય ને મારેલો હોય તે જ ખવાય નહીં ના મળે એટલે એમાં પણ જીવ છે પણ આ લોકો ઊંધા રસ્તે હોય છે કે જીવ છે આ લોખંડ છે લાકડું છે એવી કઈ વસ્તુ ના પણ જીવ વનસ્પતિ છે કે પછી અમૃત કડવો મીઠ ખાય છે પીડા કરે છે છતાં આગળ વધે જાય છે આમ કેમ અમેરિકો જે હિંસા કરે છે એના કરતા અનેક કરી હિંસા આપણા હિન્દુઓ વેજીટેબલ ફૂડ કંઈક કરે છે અનેક ઘણી હિંસાઓ એને બિચારા ભારત હિંસાનો બીજા માટે નિંદાય ના કરે બિચારા લોકો નિંદા નિંદા કરી આ તો લોકો આખો દાડો નિંદા કર્યા કરે છે અને લાખ કમાયો નહીં દસ લાખ કમાયો તો હું કમાયો અને ખોટ ગઈ ભગવાન ગાડી આવું રે એટલે આ ડેવલપ ડેવલપ માણસો દોષો કરે તો જબરદસ્ત દોષો કરે ડેવલપ માણસ નિર્દોષ થવા માટે તો નિર્દોષ થઈ જશે સંજોગો તો ગળતી અપરાધ એટલે અમેરિકાનો તો એ સાહસિક ઉપર છે અને તમે સાહસિક નથી તમે વિકલ્પી લોકો છો કારણ કે વિકલ્પી કોણ હોય કે જે હું કરું છું મારે ભોગવવા પડશે એવું જે જાણે છે તે વિકલ્પી કહેવાય અને એટલે આમાં છેદ કરો પોતે ભગવાન કરતા નથી આ બધું તમારું ક્રિયાનું ફળ છે નામ ના દઈએ તો એ મારા ભાઈ કરે આપણે ના મારા ભાઈ માણસો તેમ આ છોકરી ગુલદાર ના કરે એટલે આ લોકો મારે પણ હોય હમલે કરો તે ગમે ત્યારે છોડે જ નહીં ના મારતા હોય તો તમારા જોડે આવે તમે ભગવી દીકરી અને આપણે એન્કરેજ તો તમારી જોડે આવે પૈસા પણ અને તમારા લોકો કાકા કાકા દીકરો હોય તો તમે એમ કહો મારા દાદા છે ગાડીઓ છે તારે હજાર એક પાંત્રીસ પચાસ રૂપિયા મારે ખર્ચ છે લેવાય નહીં એટલે પહેલેથી કે કે મારે પણ સાહેબ આવડે નથી આપ જ કે એટલે આપણે ઇન્ડિયા કાયમ દુઃખી દેવાના એ ડેવલપ થઈ જાય છે ત્યારે સત્યુગ આવે ત્યારે સુંદર વિચારો આવે ત્યારે દુઃખી બહુ ભાઈ અને કયું દુઃખ એ ભયંકર હોય એવું પ્રમાણે આ યુગને એને ઇન્ડિયાને લડે એ યુગ બીજે નહીં અડે જે કયું સત્યુગ બધા ઇન્ડિયા માટે છે આ સમાજ બહુ નહીં કારણ ક્રોધ માર માયાળો બધા છે અને તમારા ઊંચા થયેલા છે ડેવલપ છે તમારા હાથ પેઢી બીજો ડો હોય તમારા સામે અને અમે દડાનો દબાવો તો બીજો ગાયો ને છ મહિના દબાવો થાય બીજો આપણે કોનો અડાડો થાય ને આપણે આ કરી દઈએ કેટલો બધો છે આપણે દિનેશ વાળો પ્રેમ તમે સમજાવ્યો હવે નિષ્કામ પ્રેમ કેવી રીતે મેળવવો અને કેવી રીતે ટકાવી નાખવો તે આ સમજાવો ફરી પણ છોકરાઓ ઉપર મોટા થાય આપણે આમ થશે તેમ થશે આ ઈચ્છાઓ કરીએ કરાયા એની ઉપર મય ભગવાન એના છે અને મારે એનો મોટો કરવો છે એવી રીતે તમે મોટો કરો નિષ્કામ ભાવથી તો પછી પ્રેમ સાચો રહેશે શું અને સાચો પ્રેમ તે પાછો નહીં રહે તો એ પણ અમોતાજી પ્રેમ તૂટી જશે એ ના સાચો પ્રેમ કહેવાય જે અમોતા કે ફૂલ ફરાર કરાવે પણ ઠગી રહે બધી જગ્યાએ બંને જગ્યાએ સરખમાં રીતે એ સાચો પ્રેમ કહેવાય વધઘટ ના થાય કોઈ પણ સંજોગોમાં વધઘટ ના થાય એ સાચો પ્રેમ અને વધઘટ થાય એ બધી આ છે મારા પિતા વગેરે અમે અત્રે રહીએ છીએ તેની બધા હતા આત્માનું સ્વરૂપ કઈ જૂનું છે તો આ બધાથી પર છે એની પ્રતિનિધિ કરવા માટે શું કરવું કેવી થાય આ એ આત્મા શાંતિનું પ્રેમનું સ્વરૂપ છે